વૈભવલક્ષ્મી વ્રત કરવા માટેના નિયમો આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે તો તેનું ખૂબ ઉત્તમ ફળ મળે છે પણ ઘરમાં સૌભાગ્યવતી સ્ત્રી ન હોય તો કોઈ પણ સ્ત્રી કે કુમારિકા આ વ્રત કરી શકે છે સ્ત્રીને બદલે પુરુષ પણ આ વ્રત કરે તો તેને ઉત્તમ ફળ અવશ્ય મળે છે આ વ્રત શ્રદ્ધા અને પવિત્ર ભાવનાથી કરવું કંટાળીને કે મન વગર વ્રત કરવું નહીં વ્રત કરવા માટે અગિયાર કે એકવીસ શુક્રવારની માનતા માનવી અને ચોપડી તથા કેસેટની માહિતી મુજબ શાસ્ત્રીય વિધિ પ્રમાણે જ વ્રત કરવું માનતાના શુક્રવાર પૂરા થાય એટલે વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે જ તેનું ઉજવણું કરવું આ વિધિ તદ્દન સહેલી છે પરંતુ શાસ્ત્રીય રીતે વિધિપૂર્વક વ્રત ન કરવાથી વ્રતનું જરા પણ ફળ મળતું નથી એકવાર વ્રત પૂરું થાય પછી ફરી માનતા માની શકાય છે અને ફરી વ્રત કરી શકાય છે મા લક્ષ્મીજીના અનેક સ્વરૂપો છે વળી મા લક્ષ્મીજીને શ્રીયંત્ર અતિ પ્રિય છે તેમાં તેનું ધનલક્ષ્મી સ્વરૂપ એ જ વૈભવ લક્ષ્મી છે વ્રત કરતી વખતે ચોપડી તથા કેસેટમાં આપેલા મા લક્ષ્મીજીના દરેક સ્વરૂપને વંદન કરવું અને શ્રી યંત્રને પણ વંદન કરવું જોઈએ તો જ તેનું ફળ મળે છે વ્રતના દિવસે સવારથી જ જય મા લક્ષ્મી જય મા લક્ષ્મીનું રટણ બને એટલી વખત મનમાં ને મનમાં કર્યા કરવું શુક્રવારે જો પ્રવાસમાં કે બહાર જવાનું થાય તો તે શુક્રવાર જવાય દઈને પછીના શુક્રવારે વ્રત કરવું પણ વ્રત પોતાના ઘરમાં જ કરવું કુલ જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા પૂરા કરવા ઘરમાં સોનું ન હોય તો ચાંદી કે રૂપાની વસ્તુ મૂકવી તે પણ ન હોય તો રોકડો રૂપિયો મૂકવો વ્રત પૂરું થાય તે વખતે સાત બહેનોને વૈભવ લક્ષ્મી વ્રતની શાસ્ત્રીય વિધિવાળી ચોપડી અથવા કેસેટ ભેટ આપવી વ્રતના શુક્રવારે માસિકની અડચણ હોય કે સૂતક હોય તો તે શુક્રવાર છોડી દેવો અને પછીનો શુક્રવાર લેવો પણ કુલ જેટલા શુક્રવારની માનતા હોય તેટલા શુક્રવાર પૂરા કરવા વ્રતની શરૂઆત કરતી વખતે લક્ષ્મી સ્તવનનો એક વખત પાઠ કરવો ઘણું મોટું શહેર હતું આ શહેરમાં લાખો માણસો રહેતા હતા પહેલાના જમાનામાં માણસો એકબીજાની સાથે રહેતા અને બેસતા પણ નવા જમાનાના માણસોનો સ્વભાવ જ જુદો છે આ શહેરના માણસો સૌ પોતપોતાના કામમાં ગુલતાન હતા કુટુંબના માણસોને પણ કોઈને કોઈની પડી નહોતી ભજન કીર્તન ભક્તિ પરોપકાર દયા માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા શહેરમાં બદીઓનો પાર નહોતો દારૂ જુગાર રેસ સટ્ટો વ્યભિચાર ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા કહેવત છે કે હજારો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે તેમ આટલી બદીઓ છતાં શહેરમાં કોઈ કોઈ સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં શીલા અને તેના પતિનો સંસાર ગણાતો હતો શીલા ધાર્મિક વૃત્તિની અને સંસ્કારી હતી તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો શીલા અને તેનો પતિ ઈમાનદારીથી જીવતા હતા તેઓ કોઈની નિંદા ગુથલી કરતા નહોતા અને પ્રભુ ભજનમાં સુખેથી સમય પસાર કરતા હતા એમનો સંસાર આદર્શ સંસાર ગણાતો હતો અને શહેરના લોકો એમના સંસારના વખાણ કરતા થાકતા નહોતા શીલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો પણ કહ્યું છે ને કે કર્મની ગતિ ન્યારી છે વિધાતાના લખેલા લેખ કોઈ વાંચી શક્યો નથી માણસનું ભાગ્ય ઘડીમાં રાજાને રંક બનાવે છે અને રંકને રાજા શીલાના પતિના આગલા જન્મના કર્મ ભોગવવાના બાકી હશે તે તેને નબળી સોબત થઈ અને એ પણ વળી કહ્યું છે ને કે સોબત તેવી અસર એ ન્યાયે તેને રાતોરાત કરોડપતિ થવાના સપના દેખાવા માંડ્યા આથી તે અવળે ધંધે ચડી ગયો અને કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો એટલે કે રસ્તે રખડતા ભિખારી જેવી તેની હાલત થઈ શહેરમાં દારૂ જુગાર સટ્ટો રેસ ચરસ કાંજો વગેરે બધીઓ બરાબર ફૂલી ફાલી હતી તેમાં શીલાનો પતિ પણ ફસાયો ભાઈબંધો સાથે દારૂ પીવાનો ચસ્કો પણ લાગ્યો અને રાતોરાત પૈસાદાર થવાના લોભે અને દોસ્તોની ચઢામણીથી રેસ જુગારનો શોખ પણ જાગ્યો એટલે બચેલા પૈસા બૈરીના દાગીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધું આમ એક સમય એવો હતો કે સુશીલ પત્ની શીલા સાથે આનંદ કિલ્લોલથી રહેતો હતો અને પ્રભુ ભજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો તેના બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમરો ફેલાયો સુખેથી ખાવા પીવાના બદલે તેને બે ટંક ભોજનના પણ સાંસા પડવા લાગ્યા અને શીલાને પતિની ગાળો ખાવાનો વખત આવ્યો શીલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી તેને પતિના વર્તનથી ખૂબ જ દુઃખ થયું પણ તે ભગવાન પર ભરોસો રાખીને મન મોટું રાખીને દુઃખ સહન કરવા લાગી કહ્યું છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે એટલે દુઃખ પછી સુખ આવશે જ એવી શ્રદ્ધા સાથે તે પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગી આમ શીલા અસહ્ય દુઃખને સહન કરતા કરતા પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી ત્યાં ત્યાં એક દિવસ બપોરે કોઈએ તેના ઘરનું બારણું ખખડાવ્યું અને શીલા વિચારવા લાગી મારું તો દુઃખી અને દરિદ્રનું ઘર છે મારે ત્યાં આવે વખતે કોણ આવ્યું હશે આમ છતાં બારણે આવેલાનો આદર કરવો આવા આર્ય ધર્મના સંસ્કારથી રંગાયેલી હોય તેણે ઊભા થઈને બારણું ઉખાડ્યું જોયું તો સામે એક માજી ઉભા હતા હા ઉંમરે મોટા અને ચહેરા પર અપાર તેજ નીતરતું હતું આંખોમાંથી અમૃત ઝરતું હતું અને ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી છલકાતો હતો તેમને જોતા જ શીલાના મનમાં અપાર શાંતિ થઈ જોકે તે માજીને ઓળખતી નહોતી છતાં માજીને જોતા જ મનમાં આનંદ આનંદ વ્યાપી ગયો છતાં શિલાએ આવકાર આપ્યો અને ફાટી તૂટી સાદડી પર બેસવા કહ્યું માં આવો ને બેસો કેમ શીલા મને ઓળખી નહીં કે શું માં તમને જોતા જ બહુ આનંદ થાય છે શાંતિ લાગે છે એમ થાય છે એમ થાય છે કે જાણે ઘણા દિવસથી તમને હું શોધતી હતી તે તમે જ છો પણ કંઈ ઓળખાણ પડતી નથી કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યારે હું પણ ત્યાં આવું છું ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ પતિ અવળી લઈને ચડી ગયો એટલે શીલા દુખી દુખી થઈ ગઈ હતી અને દુઃખની મારી લક્ષ્મીજીના મંદિરે પણ જતી નહોતી બહાર લોકો સાથે ભળતા તેને શરમ આવતી હતી તેને યાદ કરવા છતાં પણ બાજી તેને યાદ ના આવ્યા તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન ગવડાવતી હતી હમણાંથી તો દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ નથી આવતી કંઈ સાજી મંદી તો નથી થઈ ગઈ ને આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું માજીના અતિ પ્રેમાળ શબ્દોથી શીલાનું હૃદય પીગળી ગયું ધની આંખમાં આંસુ આવી ગયા અને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી આ જોઈ માજી નજીક ગયા તેને સાંત્વના આપી બહેન સુખ અને દુઃખ તો તડકા અને છાંયડા જેવા છે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે હૈયે ધીરજ રાખી મને તારા દુઃખની વાત કહે તારું દુઃખ હળવું થશે અને કોઈ ઉપાય પણ મળશે મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતા પતિ પણ સુશીલ હતા ભગવાન કૃપાથી પૈસે ટકે પણ અમે લોકો સુખી હતા શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને ખરાબ સંગત થઈ તેના કારણે દારૂ જુગાર સટ્ટો રેસ ચરસ ગાંજો વગેરેની ખરાબ લતે ચડી ગયા અને બધું જ પાયમાલ કરી નાખ્યું અને અમે રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છીએ એમાં બહેન કર્મની ગતિ ન્યારી છે દરેક માણસે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે માટે તું ચિંતા ન કર હવે તારા કર્મ ભોગવાઈ ચૂક્યા છે ને સુખના દિવસો જરૂર આવશે તું તો લક્ષ્મી ભક્ત છે હા અને માં લક્ષ્મી માં લક્ષ્મી તો પ્રેમ અને કરુણાનો અવતાર છે પોતાના ભક્તો પર તે હંમેશ દયાભાવ રાખે છે માટે બેન ધીરજ રાખ માં લક્ષ્મીજીનું વ્રત કર એટલે સૌ સારાવાના થશે માં લક્ષ્મીજી વ્રત કેવી રીતે થાય છે તે મને કહો હું તે વ્રત જરૂરથી કરીશ બેન આ વ્રત સાવ સહેલું છે તેને વરદલક્ષ્મી કે વૈભવલક્ષ્મી વ્રત કહે છે આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે અને સુખ સંપત્તિ તથા યશ પ્રાપ્ત થાય છે બહેન વૈભવલક્ષ્મી વ્રત આમ તો સાવ સાદું સીધું વ્રત છે પણ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે એટલે તેનું ફળ મળતું નથી પણ ઘણા લોકોનું માનવું છે સોનાના દાગીનાનું હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું પણ ના વ્રત હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે જ કરવું જોઈએ તો જ ફળ મળે સોનાના દાગીનાના પૂજનથી ફળ મળે તો તો આજે બધા જ લખપતિ બની ગયા હોત જો બેન સાચી વાત તો એ છે કે સોનાના દાગીનાનું પણ વિધિપૂર્વક પૂજન થવું જોઈએ તો જ વૈભવ લક્ષ્મી વ્રતનું ફળ મળે ભલે માં આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા અને મનમાં જય માં લક્ષ્મી જય માં લક્ષ્મી બોલવું જય માં લક્ષ્મી કોઈની નિંદા કરવી નહીં દીવાબત્તી સમયે હાથ પગ ધોઈ પાટલો ઢાળી પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું સામે પાટલો ગોઠવવો તેના પર ધોયેલ સ્વચ્છ લાલ રૂમાલ પાથરવો તેના પર ચોખાની નાની ઢગલી કરવી આ ઢગલી પર પાણી ભરેલ તાંબાનો લોટો મૂકવો લોટા પર નાની વાડકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો મૂકવો હ અને જો તે ના હોય તો રોકડો રૂપિયો મૂકવો પછી ઘીનો દીવો કરી અગરબત્તી કરવી મા લક્ષ્મીજીના ઘણા સ્વરૂપ છે